શ્રીમદ રાજચંદ્ર કીધું ને કે જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ સંભવે નહીં તો શ્રીમદ રાજચંદ્ર એ ત્યાગ નતા ત્યાગ કરતા ત્યાગ કરતા તો ભાઈ એમને કેમ એવું કર્યું છૂટકો જ નહીં પૂરા જ્ઞાની થયેલા નહીં સંપૂર્ણપણે હંડ્રેડ પર્સન્ટ થાય એ છે તે ઉદયને આધીન જ વર્તે ભમેડાની ત્યાગ જ વર્તે પણ એમને તો ખબર હતી કે ત્યાગા ત્યાગ સંભવે નહીં તો પછી કેમ ત્યાગ કરતા હતા ત્યાગ છૂટકો છે ને જ્યાં સુધી જ્યાં સુધી અમુક અમુક દશા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ત્યાગ કર્યો કે છૂટકો નહીં અને અહંકાર અહંકાર ભરો પડ્યો હોય ને ગોઠવે પડી હોય શું કહ્યું